સંયોગોમાં પોતે કોણ પોતાની પુણ્યય હોય તો બધા સંયોગ જે આવે તે બધા મદદ કરતા જાય ને પાપનો ઉદય હોય તો સંયોગ આવે તે વાંકા આવે ને સાથે જે આવે તે ઉપરથી ડફણા મારતા જાય આ કેટલાક લોકો બોલે છે ને કે મારા સંયોગ સારા નથી એ તો જ્ઞાનીનું વાક્ય કહેવાય પણ એમાં તું કોણ અને આ બધું શું બીજા બધા સંયોગ તો પછી તું કોણ તેની તપાસ કર આ માંદો પડે ત્યારે એને મટાડનાર સંયોગ અને એને વધારે માંદો પાડે એ સંયોગ મટાડનાર દવા પણ એને વધારે માંદા પાડે જો વધારે માંદા પડવાના સંયોગ હોય તો એક નબળો સંયોગ ભેગો થાય એટલે બધા સંયોગ નબળા ભેગા થતા જાય દુકાળનો સંયોગ આવે તો સાથે ભેંસ મરી જાય તે ફરી નબળા ઉપર નબળો સંયોગ આવે જો આ બધા સંયોગ તો તું કોણ આ સંયોગો નિરંતર સમસરણ થયા જ કરે છે એનો તમને એક દાખલો આપું સાંજના પાંચ વાગે તમે જતા હો તો સામે વાદળ આવ્યું હોય તો તે દેખાય પણ પછી થોડીક જ વારમાં એક વાદળમાં મેઘધનુષ દેખાય તો એ કોણે બનાવ્યું પહેલાં એ કેમ નહોતું કારણ કે વાદળ છે અમુક જગ્યાએ સૂર્ય છે તે એ એવી રીતે બધા સંયોગ ભેગા થઈ જાય અને પાછા આપણે અમુક જગ્યાએ હોઈએ તો જ એ મેઘધનુષ દેખાય આત્મા ને સંયોગ બે જ છે પણ એ સંયોગોમાં આત્મા મૂંઝાયો છે મૂંઝવણ એ પણ આત્માનો સ્વાભાવિક ગુણ નથી પણ ઉપાધિ ભાવથી છે હવે સંયોગો આત્માને નિરંતર ઘસાયા કરે છે અને તે પછી સ્પર્શથી ચાર્જ થઈ જાય છે અને એ જ આવતે ભવ ડિસ્ચાર્જ થાય છે જ્ઞાની પુરુષ જો મળી જાય તો તે જે ચાર્જ થનારી તમારી બેટરી છે તેને આઠ ફીટ છેટે મૂકી દે એટલે ચાર્જ બંધ થઈ જાય અને પછી સંસાર બંધ થઈ જાય અનુકૂળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે માટે અમે કહીએ છીએ કે વિટામિનને જ નક્કામું ઢોળાઈ જવા ના દેશો સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે